આ તો બધા બાવા શું કરવા મળેલું મનને કચેરી કચેરી કરીને જો વાટી વાટી ચટણી બનાય બનાય કરે ચટણી કરવાની ચીજ છે કોઠો ધાર્યો ત્યાં કે કોઠાની ચટણી કરીએ જ્ઞાન શું કે છે દેહાભિમાની ગલિતે શું કે દેહાભિમાની ગલિતે વિજ્ઞાતે પરમાત્મની યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદય શું કહ્યું તમે સમજો